સ્ક્રૂ યાર ઢીલા હતા તમારે જ કર્યા પડે મારી પાસે નળી નથી ના કર્યા ને સમાન ચટકી જાય تم نیچے بس چڑھے کرے મારે મારે લીધે દાદા લીધે મારે ડાક્ટરમાં થયું ને ઘણા બધા શીખવાય શીખી ગયું તો દૈનિક એ આ આ થાય ને બધા આ ઘરો છે એટલો બધો ભારે છે બહુ જ નથી જૈમેશ મેં કહ્યું એ આમ આ ભીજો છું હું પ્રેમથી એની જોડી નહીં કરું બીજા ના હાથ લેવા નીકળ્યા મોટા મને તમારે એવું એ ભાગશાળીઓ ધીમે ધીમે દાદાજી તો ના થાવ એ ભાગશે સિંગડા હું કરી હું કરી ગયા પાંચ હજુ કઈ કચેર કરી સાહેબ હું આટલા બધા માણસ હાથ ચાર માણસ

અમારામાં બધી શક્તિ ઊંધી જ છે હવે અમારામાં બધી ઊંધી જ શક્તિ ઉત્પન્ન થઈ હવે ઊંધી સમજણ ક્યાંથી બેસી ગઈ હવે ઊંધી સમજણ એ ઘૂસી ક્યાંથી ગઈ કયા પ્રયોગ છે પછી એ આપણે શું ખબર પડે કોઈ પ્રોજેક્ટ મજબૂતી છે નહીં પછી નર્મદા પ્રોજેક્ટ મય પ્રોજેક્ટ પ્રોજેક્ટ સારું છે પ્રોજેક્ટ ગમે તેને મંજૂર કરે પ્રોજેક્ટ સંતાર એ તો કહું પોતાને ગમતું હોય કાચ ભર્યું હોય ના ગમતું હતું ભરે લોકો ના તો સારું નથી મેં પ્રિય રાખ્યું આવું ચાલે મારું આખું આવું છે આમ આ બાજુ આખું કશું છે જ નહીં મારે નવું તો ભરવાનું જ નહીં ને ભાઈ સારો મારે ભરવાની જરૂર નહીં ભાઈ ભરવાનું જે કરવાનું કચરો છે કચરો એ ત્યારે જાગૃતિ રાખવાની હા આ લોકોમાં ભરે બધા કોમન સેન્સ બધા સાહજિક વ્યવહાર કરે કોમન સેન્સ કોમન સેન્સ છે દાદા કોમન સેન્સ આખી ડેવલપ થાય કે એ પણ પહેલાની છે ડેવલપ થાય ડેવલપ થાય પહેલાની છે તો પહેલાની ડેવલપ કરીને આવ્યો ભરી

એની માટે બધા જોડે ભાવ રાખવો છે શું પણ ગમતો નહિ હિસ્પા મળશે સાથે ના હોય જતી રહે થોડી ઘડી હોય તો જતી રહે અતિ ક્યાં ગઈ હવે અવાજ બોલે ખરો કોઈ માણસ ને મોરે કોઈ બોલે પાછું બોલે હોય તેવું બોલે કોઈ કે પાછળ પાછળથી બોલવું એના કરતા મોડે કહી સારું મોડે કોઈ કોમન તમને મોડે કહી દે સારું કહે સારું મોડે કે તો સારું તમને મોડે કે તો કોઈ મોડે કે એવી આજે રાખો સાસરી કે એવી આજે રાખો મોડે કે તો ગમે મોડે કહી જાય તો ગમે પછી તમને આસર ના રહે ને અસર થાય છે ને એવું કહે કે સારું લાગે છે મોડે તમારી થાય શીખી છે વધારે મોડે કે તો પણ ઓછું હોય પેલા કરતા ના ના એવું ના પાછળ સ્વભાવ છે તો કે એટલે ખરેખર થતો નથી સ્વભાવ દુર્ગવાદો એવો છે ગુનો ના કહેવાય એને કઈ ગુનો નથી મળે કે ગમતો કે મારે મેળ નહીં પડતો કેનો હતો ને ખાલી કહેવાનું છે ફ્રી કરે બોલે તમે જે કરી રહ્યા છો

બીજી પડી હશે ચાલુ તમને ઊંધું થાય કોઈ જોડે કોટવાળા જોડે તો તમે આગળ જે વહી ના હોય મહેશ એની જોડે સમજી ના આવે હું તો નક્કી કરી આવું કે ફરીથી હજી પાસે જ ફરીથી હજી પાસે નથી જવું એવું નક્કી કરી ના મળે તો લડો નહીં લડી હા સમજી લડનારો કોણ માં છે જેમ તેમ ના હોય એ માણસ આપણે બગાડી નાખે કયા સંજોગો બિચારા ભૂલ થતી છે આપડે ખરા વગર લડવું લડે કરીએ કામમાં લાગે ખરું એટલે એનો કોમન સેન્સ ના હોય તે લડે લડે એટલે થઈ રહ્યું એના માટે તમારા તૂટી ગયું બસ એની પછી આવે નહીં તમારી પાસે

સરળતાથી કોન્ફિડન્સ વધે ઘણી ખરાબ કોમ્પિટન્સ બહુ કોમન સેન્સ આપી દે ચેતી જાય એના બદલામાં આપણું કોમન સેન્સ આ દુનિયામાં બદલા છે કોઈ ચીજ થતી નથી બદલ બદલા સિવાય કોઈ ચીજ થતી કોઈ કોઈને કોઈ બદલાવ થઈ જાય કોમન સેન્સ એટલે એવરીવેર એપ્લિકેબલ હોય ને એવરીવેર એપ્લિકેબલ પછી ક્ષેત્રે કેવી રીતે પૂછે છે શું એ બે ત્રણ જગ્યાએ ના જીતાય એક બે જગ્યાએ ખેતરાય પાસે ખેતરાય જગ્યાએ કોમન સેન્સ સમજ પડી કે આવા સંજોગોમાં છેતરી જવાય તો એટલે ધ્યાન સસ્તી જાય તમે અને કોમન સેન્સ ના હોય ને ત્યાં વહુ જોડે એક કલાક એ મિલાપ ના થાય એક કલાકે વહુ જોડે મિલાપ ના પડે

એક કલાકમાં તો બેસું તો હાઉ ટુ ડીલ એ જ પેલું ના આવે બિગિનિંગ કેમ કરવી તે ના આવે કળા બધા જોઈએ ના જોઈએ હા જોઈએ જોઈએ એ તો નવે આમ કહ્યું પડે પછી આપણે આમ કઈ ઉભું રહેવાનું ક્યાં બોલે તારા બોલે ના જઈ ગઈ ચાલે જ નહીં ચાલે જ નહીં એક કલાક માં દર્શન આ તો મને અનુભવ થાય તો આ લેવલ ને નથી પછી મને અનુભવ થાય છે જિંદગી બગડી જાય ને કાયમ ધણી ભૂલ થઈ એની તો જે બાકી પ્રવાહ માટે નથી ભૂલ થતી કોમન સેન્સ પેલા કલાક શું કરે કે તું નહીં કેવું નહી તું નહીં કેવું નહીં તું નહીં કેવું નહીં બસ આવા બરાબર વાસુદેવ ને એની માં પેલો ચણો મૂકે મોડું પૂરું કરી દેવો દેખાય છે રામાયણ આ પેલા પીધા હોય છે ને આપણે જતા હોય એ ચા કરે હા આ દિવસ કારણ સમજણ પડે નહીં એટલે શું કરે હશે અહંકાર એટલું બધું દાવ લેજો એ બધા ભરી શકાય કેવી રીતે લઈ જાવ ડાઉન કેવી રીતે લઈ જાવ માલ કશો નહીં માલ કશો છે નહીં આ જે ઝાડ કશું ફળ ના આપે શું કરવાનું ઉડે જવાનું બરાબર અહંકાર ડાઉન કરો તો કે એમ કે વાંટા હોય છે આમ પેલું એને ડાઉન કરો સમજણ હોય તો અહંકાર જતો રહે સમજણ હોય તો અહંકાર જતો રહે ને હા તે હા સમજેલો અહંકાર થયેલો તેલો વાંધો એ ચલાવી હા સમજેલો અહંકાર એ કઈ જાય બધા અણસમજેલો અહંકાર તો પહેલા શું થશે શું પડી જાય મને તો બધા જોડે હળવાનું આપણે કીધું ને મને તો આમ તિરસ્કાર જેવું રહે આપણે કીધું ને બધા જોડે હળીમળીને રહેવું એમ મને તો આમ તિરસ્કાર જેવું રહે તિરસ્કાર કર્યા તેથી આવું થઈ ગયા છો માટે હવે તિરસ્કાર કાઢી અને બધા જો હરી મળીને ચાલો તો મહી એમ થશે બધી કોમન સેન્સ હશે તિરસ્કાર ગાયો પ્રજ્વલન ના કરાય તો અમને જોઈ કેમ કરે روز جما نہ ایک کلاک આમ ફરી બેઠા ફરી બાજુ એટલે આ કાળું સીધું ગયું છે ભરત ના આવડે નહીં બેઠા સંસ્થામાં તો કોઈ પેલોની વાત કરતો હોય પેલો વાત કરતો હોય પેલો એની ની વાત કરતો હોય તો બધું આપણે સાંભળ્યું આવડે આપણને તમે કેમ લાગે મેં તો એક કલાકમાં પાછો હતો ને બધા તમે હતું ને તેની હાલ પહેલો ઉદાહરણ કેમ નહીં પણ પણ હવે કોઈ કહે ના ભણ્યા છું લોકો મરી જશે બિચારી આપઘાત કરી મરી જશે આ બધા સાધુ એવા થઈ ગયા સાધુ જોડે લોક પાડ્યો કાકા હા એ વાત અશક્તિમાન ભવિષ્ય થતું શું કહ્યું પણ આ જે થતું હતું બધા કઈ અશક્તિમાન નહીં જો આ તો કોઈ થઈ ગયો હોય ને તે આવું આવા માણસ માટે આ દાખલો પડે જિંદગી બગડ નહીં બગડતી બગડે

અમે સાંભળતો સાંભળતો આપણે પાવન ફેર ચાલે દાદા નથી પહેરું એવું ડિસિઝન લીધું ત્યારે ખબર નથી કે આવી અશક્તિ છે આ તો હવે ખબર પડી આપે બતાવ્યું ત્યારે ખબર પડી કે આવી અશક્તિ છે પણ નહીં પહેરવાનું ડિસિઝન લીધું ત્યારે તો આવી ખબર હતી ને આ ખબર નથી બીજી ખબર હતી હું અનફિટ છું આ જગત ના માટે એવું ખબર હતી ને હા એવું તો હું અનફિટ હતું ગમતું જ નતું એટલે અનફિટ કોને લાગે બધા દુનિયા અનફિટ ફિટ ને અહીંયા આગળ દુનિયા શું ખોટું છું ટૂંકમાં થયું હતું દુનિયા શું સારી સરસ છે જાતિ નથી ગમતું અનફિટ એ છે ઘરમાં મા બાપ બાબા કોઈ ગમે નહીં ત્યારે આમ ફીટ તારે તમે કેમ લાગે વૈરાગ આવડતો નથી જો વૈરાગ વૈરાગ હોય તો ઊંચી ભૂમિ કામ થઈ રહ્યા અનફિટ બિલકુલ અનફિટ ફળ મનુષ્ય એના માટે અનફિટ કેટલા વર્ષ ઝાડ પાન તરીકે રહે તો ચાલે એટલે સારું છે ના પડે બહુ તમારી નહીં તો વે થઈ પડે ડાકો લોકો બ્રાહ્મણ કે મારી છોડીને તમે રખડ્યા મારી એવું કે રોજ રોજ સમજણવાળી છોકરી લઈએ ચાલે ને સમજણવાળી છોકરી લાવીએ તો ચાલે ને સમજણવાળી સમજણવાળી ના પડે સમજણવાળી તો પાછળ ફરી

નથી ફીટ જ હોય છે પછી પછી મેં તૂટી જાય કોઈ ફેરો પણ આ તો મારા અનુભવમાં પછી નાખું ઠીક કોઈ એક માણસ જોડે એડ્રેસ થતા નથી આવડતું હાઉ એની એની કૂતરા જોડે એડજસ્ટ કરતા કરતા નથી આવ્યું જો ઉતરું એને કૂતરું એને પૂછડી હલાવે તો આ એક લાકડી મારે કરવું લોકો માની બેઠા છે કે દાદાના ચીફ સેક્રેટરી છે ભરત એટલે ભરત ભાઈ પાસે પારો તે પાસે પારો મારે ઉતારવાનું મળી મૂળ પાવ ઉતારી લાગે પાડી હોય તાર પાવ કરી તમને કેમ લાગે તમારો ટાઈમ કેટલો બધો જાય કેટલું બધું ફેરફાર આ તો બધું આ મગજ જ ખલક છે આખું શૂન્યતા ને શૂન્યતા હાય કે ભાઈ આપણે એક વ્યક્તિ લખો હળો તો કેટલું માઇનસ માઇનસ જાય ત્યારે શૂન્ય થાય ત્યારે શૂન્ય આવ્યો તો પછી વાતો ચાલુ થયું વ્યવહારમાં શૂન્ય પછી વ્યવહારમાં ચાલુ થાય નહીં બોલો ચાલો હાલ તો ફેરફાર થઈ ગયો અને આ મારા તાપ તો કોઈ કોઈ અવતાર બનાવે હજુ કરોડ અવતાર નથી આ તો સખત તાપ કેવો જો બળવાખોરી એના ભાવ કડાકા નીકળી ગયા મનથી શું અહીં તો નીકળી ગયા વળી બાદ થોડું ઘણું રખદામ ખ્યાલ મળે તો કહીએ નહીં બાર બાર લોકો માટે પહેલા તો કઈ મરી જાય સહન કરવા બરાબર શું ઓછું થઈ બીજું બધું ઓછું થયું મને જોઈને બેહી હતો આખો દાડો તો ખુદું હોય ને મને જોઈને બેહી આ જોઈને બેહે શું થાય મગજ દલ થઈ જાય એ તો ઠીક છે તો બધા જોવાના હોય પછી પાછી એની પાસે બેસે ને વાતાવરણમાં રહેવાનું હોય એટલે પછી મેં બીજું કામ હાજર આવું તે ડાઈ પર એટલે પછી લાગે પડી બીજું આવડતું નથી પોતાને હાવ સીધા ભગવાન થાય એવા એક બે ત્રણ અંજલી આપડે ભગવાન થાય એમાં રાવ માણસ મળે નહીં માલ મારે નહીં એ માલ જો ભરાય તો ભગવાન થાય પણ ભરાય છે કોણ ભરાવે આ તો જેટલું બોલું છે મારી જેટલી અનાવ જાય શું થાય જયારે દરવાજા ખુલ્લો રાખે દરવાજો બંધ કરે બંધ થઈ જાય હા દાદા દરવાજો ખુલ્લો રાખવો એટલે આમ શું દરવાજો ખુલ્લો રાખો એટલે આ એક તો ભૂલ કરું પાછા પાછી ના આમ હતું તેમ હતું બધે રક્ષણ કરે શું કરે પ્રોટેક્શન ના કરે તો ટીકડે બંધ થઈ જાય દરવાજો શું થાય રક્ષણ કરતા આવે આ લોકો ના કરે ભૂલે રક્ષણ કરતા આવે આ લોકો હે ભૂલું રક્ષણ કરતા આવડે તમે તમે આપતા પુત્રો વળો છો ને ત્યારે એક ગંભીર નહીં રહેતો ગંભીરતા જતી રહે છે બીજા બધા તો ઠીક છે હસતા નથી પણ આ તો હું કહું ને તો એટલે હું પછી કહું પછી મેન્ટલ સમજુ કે માણસ મેન્ટલ હોય આવું હોય કોઈ માણસ બુદ્ધિવાળી કે સમજુ માણસ રહે એને વચ્ચે કદે હસતો જ ગંભીરતા ના હોય અને હશે એટલે હું કહું મેન્ટલ છે અમે કસ્તુરબી લાલજી ને મળવા ગયા હતા કસ્તુરબી ને કસ્તુરબી શેઠ ને કસ્તુરબી શેઠ ને મળવા ગયા હતા તમે બોલો તો હા અટેચ પણ એ એ મનમાં તો બસ એક જ હતું કે આખી કરે નહીં આ બધી વાત હાથમાં ઉતારે નહીં અને મને કઈ અમુક ઘૂસાડી ના દે એવું બધી થાય પછી નતા બોલતા હતા પછી મારે બહુ કહેવું પડ્યું

તમે દાદા ત્યાં બોમ્બે મને કહેલું કે આ કે બધું વ્યવહારમાં કઈ લાવ્યો નથી એટલે સુધરે એવું છે નહીં એટલે તારે કે છૂટા રહેવું એમ કે આ ભરતને વડે છે એવી રીતે એનો હું આવું વળું થઈ તો કોક વયન માટેનો દાખલો આપ્યો છે છૂટા રહેવાનો અને ઉપર હું વળું તો તને છૂટો વળું છું આપણે એક વાત કહીએ ને એ વાત પોઝિટિવ માં એડજસ્ટ કરે નેગેટિવ એડજસ્ટ કરે એવું કરતું છે આ ખાતા નથી પોઝિટિવ એવું અને પછી કે તમારું કહી દઉં છું આગે નો કોમન સેન્સ એથી હું કઉ છું બધા ફીર છે બેસીએ અને બધા પ્રેમ થાય લોકો પ્રેમ આપી ઉત્પન્ન થાય એ બીજી વાતો હતી તો ચાલે કોઈ પોતાને વાતો કરે એમ વાતો હતી પકડી લઈએ કોમન સેન્સ વધે એમના સમવયસ્ક એમના આપતા પુત્રો માં ભળે તો બહુ થઈ ગયું એમના આપતા પુત્રો માં ભળે તો બહુ થઈ ગયું ભળે તો બહુ થઈ ગયું સરખી ઉંમરના બધા આપતા પુત્રો છે એમની જોડે ભરીને રહે તો આ બહુ થઈ ગયું એ જ કહું છું આમની ભયતા તો કોમન સેન્સ અને બધા માણસો ભય ચાલવાથી કોમન સેન્સ હા પણ એ તો એમ જ જાણતા ને કે અહીં તો બધાનું કોઈ અક્કલ છે નહીં આ ફળ તો ભરવું છે શું જાણતા શું જોન દેખવાનું બીજામાં સમજ છે નહીં કશી જ્ઞાનની બીજા કોઈનામાં સમજ જ નથી તમને કેમ લાગે આ બધા અક્કલ વગર છે લોકો એની કોઈને ઇલેક્ટ્રિક નું જ્ઞાન ના હોય તેથી કઈ હમો અક્કલ આવ્યો એને મિકેનિકલ હોય શું એટલે આ બધા ઘરથી બચ્ચે બધા બે ઉઠે વાતચીત કરે તું બધા પ્રેમ સંપાદન કરે તારે કોમન સંસ્થાય પ્રેમ સંપાદન કરવાય પ્રેમ સંપાદન કરે કોમન સેન્સ વધે તમને કેમ લાગે

કે નવસારી આપ ગયા હોય ત્યારે અડધો કલાક એની મમ્મી જોડે બેસતો નથી પ્રેમ હોય તો મારે કોઈ પ્રેમ જ નહીં કોઈ દેશ આત્મા સિવાય એમને દાદા સિવાય બધા એ બસ નવું આત્મા સિવાય નું બધું પૂતગલ આત્મા સિવાય બીજું બધું પૂતગલ એમ એમને દાદા સિવાય બીજું બધું સાફ સાફ એટલે બધા જોયા ભાવ રાખીએ ગરીબ માં ગરીબ માણસ હોય તેની જોડે પ્રેમ રાખીએ તો એમાં આત્મા રહેલો છે નાનું બાળક હોય પ્રેમ રાખીએ તમને કેમ લાગે ન્યાય નહીં ન્યાય છે કે ન્યાય છે હે બરોબર છે ન્યાય તમે એના પક્ષમાં કેમ નહીં બેસતા ઘરે આવે તો કોઈ જોડે બોલવા કરવા નહીં બેસી રહે એકલો મિક્સ ના થાય એ તો આ તમે ફાધર ભાઈ એ નભાવવાની તો આ અમને કહેવાય ના દે એ તો તમે નભાયેલું હતું માથે પડે એટલે નભાવવા પડે માથે પડ્યા કે પપ્પા કે માથે પડ્યા તેથી પપ્પા એવું કહે છે કે માથે પડે એટલે નભાવવા જ પડે નભાવ્યું પણ તમને સારું નભાવ્યું ઘણું સારું નભાયું હજુ નભાવે છે મારી આજે હું જઉં ને એની જોડે કે આમ ડ્રિંક કરવું એમ જોઉં ને બહુ સારું નભાવે તો એ ભાઈ એની વાઈફે બહુ સરસ સારું નભાવે એ જ નભાવે કેમ કરી પહોંચ્યું જ્યાં ડીલિંગ ત્યાં વગર મારા એકલા પર પ્રેમ જોઈ જોઈ કે હિત છે હવે સીધી રીતે બધા બહાર ડીલિંગ થાય ત્યાં સુધી આ કામ કરી રહ્યા ડીલિંગમાં કઈ પેલા કઈ લોચો છે પડી ગયો હોય જયારે પણ આપવા વાર લાગેલો હોય પાંચ દસ મિનિટ બીજું બીજા કારણ લઈને આ લડીને આવે શું કહે ના આવે لوسے پایا گیا کوئی پیپر کی تھوڑی بڑی پوچھا کر

ખોટ પૂરવામાં બધું જાય છે ને કશો ફાયદો થતો નથી ફાયદો થાય છે પણ પાછલી ખોટ પૂરવામાં જતું રહે બધું આપડે ઓપન કામમાં લાગે અવાજ નહીં ચાલતો આ જેમ બળવો આવે નહીં થતો એ આ કામ લાગે ને થતો તું ડિસમિસ થઈ ગયો જેમ કે એક પછી અહીંયા આ અંકિત કઈ ઊંધું ના હું તો એમના ગુણો લઈ લગાવું શું કરું કે ગુણો ના આવે લોકો પાસે માટે ગમે તેવો કચરો હોય તો દબાઈ દો આપણે આપણું મગજ બગડે તો દબાઈ દો આ ગુણો આ કાગળ ના ને આ કર્યું આ સંબંધી ગુણો આ કાગળ ના ખોલરાય છે હિન્દુસ્તાનમાં ખોલવા મુશ્કેલ આખા હિન્દુસ્તાનમાં ખોલવા પૈસાનું બિલકુલ ક્લિયર હોય તે હે લોભ ના હોય લોભ હોય એવા અરે લોભ નહીં લોભની જ વાત જ નહીં પણ હોય તે આપી દે તથા કપટ તો બધા કરે જ નહીં લોકો પૈસા જ ભાવ છે બહુ અજાયબી જોઈએ પણ માલ કશે નહીં ઉઠતું મારું મગજ ખરાબ કરવું હોય તો અમે સોદા કરવા છૂટા કરવા હા જયારે હિંમતભાઈ કહેતા છૂટા કરી દઈએ હું ક્યાં આવા પડું કે હું ક્યાં આવા પડું કે હા પડો કોણ પડશે દાદા સાથે એટલે શું વધુ છે આવું છે પપ્પા તો હા મારે આવું નિગાડી નિકાલ કરવા માટે તમે કહો આ સુકાદલે આવું થઈ સમજાવો ને મારે કેટલા ટાઈમ બધું એક જ દાડો છે એ માણસ કાઢવા માટે એનું મુશ્કેલ કઈ એડજસ્ટમેન્ટ ક્યાં દેવું તો આવડે નહીં હા સમજવું જોઈએ નહીં <laughs> ધીમે ધીમે આવશે આટલો કબૂલ કરે છે એટલે આવશે પછી આ એ રહ્યા મારી કબૂલ કરે બધા બધાનો રોગ નીકળી ગયેલા અને જરા બહુ કઠણ થઈ ગયા ત્યારે નીકળે ધીમે ધીમે બે હજાર ના આપેલું બહુ ત્રીજું ભરત થઈ નાખ્યું ત્રણ જણ બહુ આપ્યું બીજા બે જણ કોને કોને કવિરાજ ને બુદ્ધિ પ્રકાશ કવિરાજ બહુ બહુ જબરદસ્ત પછી બીજું બુદ્ધિ પ્રકાશ એટલે બુદ્ધિ પ્રકાશ છે ને એને બહુ ત્રીજો નંબર આનો તેને સુધારા પડશે પણ પ્રકૃતિ જો આગળ એ થઈ ગયેલી હોય ત્યારે વાર લાગે અને પ્રકૃતિ મોડી એટલે આ ફેરફાર છે અને મોડી તમારી ફેરફાર ના થાય તમારી બધા બગડે તમે તો એ પ્રકૃતિમાં એ ફેરફાર મને ગણતી જ આખું તમારે થોડીક કરવા જવું હોય અથડી મારી બહેન કરો હા તો વિતરાગતા હોય તો બોલાય નહીં તો એ બુદ્ધિ પ્રકાશ તો કો માણસ ને કુલ નથી એવું બધો ખોટો જ છે બધો જ ખોટો તમે થોડું ઘણો હારો આવ્યો ને લઈ આવેલા હે લઈ આવેલા એ લઈ આવેલા મેં વળવા જેવું મારું મગજ ખરાબ નહીં કરું વિનેશ કે આવે પાસે આંગળી પાસે મગજ ખરાબ મગજ બધવાની પાસે આ બધા કરતા લાગણી આ શરીર ને વધારે અને મારે કારણ કે અમારે ત્યાં અહીં એવું છે કે તને લાભ થાય અમારે કોમ અમારે જઈ લાભ નથી એક ડેલ બીજા બધા રાખનાર મળે ના મળે મળે કે ના મળે તમે કેવું લાગે તમે અમારે શરીર લાગણી બધા ખેતર કોઈને કઈ કહીએ છીએ ને મહાન ઉપવાસ મુશ્કેલી કે શરીર માટે હવામાન ઉધર કરવા દીધો જાણતો હોવા છતાં સમજ્યા તમે શું સમજ્યા પોતાના કઈક ફાયદા માટે ભગવાન જાણતા હોય તો તમે સાચી વાત ન કરી સાચી નાખે હવે ફાયદો જતો રહે આપડે કાકા છે ને એમાં તો એવો ફાયદો ભોગાય છે ત્યાં તો સિફાર સુધી ત્યાં તો અહીં જરૂરત નથી સિફાર સુધી અને ચક્યો છે ટકે લીધો એ ગુણો લઈને આજે ગણપતિઓ કે ડિસ્મિસ કર્યો તો ના એક બે વખત રાજુ ભારતનું પ્યોરાઇટ કલ્યાણ થઈ જાય ને લોકોનું ઘણું ઘણું ઘણું કલ્યાણ થાય થોડું ફેરી આવજો મારી કેપેસિટી બહારની વાત ઈચ્છા કરી ભાવના કરી કેમ એમના બધું લાભ માટે છે હિત માટે જ છે ને શું કહેવાય એમને એકે ના કહેવાય એમાં એકે ના કહેવાય ઇન્દ્રાનગર મૂકી નાખ્યું બે માંથી એકે નહીં એક તો હશે ને એ તો એના લાભ માટે બધાને લાભમાં થયો